એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા મોહિતભાઈ વાર્તા સાંભળે છે આવો આવો મોહિતભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે રાજાનો ધર્મ એક દિવસ એક રાજા હતો ને એ રાજા ખૂબ ધર્મ પરાયણ હતો ખૂબ સારો હતો અને કોઈ એક જમાનામાં એનું બહુ સારું રાજ્ય હતું બહુ જ નામ હતું એ રાજાનું ભાઈ હવે એક વખતની રા વાત છે એક વખત રાત્રે આ રાજા પોતાના મહેલની અટારીએ ઊભો હતો અને એને તો આમ દૂર દૂર આગે આગે એક આગ દેખાણી ભડકો દેખાણો રાજાએ વિચાર્યું કે આ આગ શેની હશે એટલે એ તો મહેલમાંથી નીચે ઉતરી ઘોડા ઉપર બેસી અને જ્યાં આગ હતી તેની પાસે આવ્યો અને એની પાસે જઈને જોયું તો એક સ્ત્રી એક કઢાઈમાં પાણી ગરમ કરી રહી હતી હા અને એની બાજુમાં સ્ત્રીની બાજુમાં દુબળા પાતળા બે છોકરા હતા હો રાજાએ તો એ સ્ત્રી અને એના છોકરાને જોઈને પૂછ્યું અરે આટલી અંધારી રાતે પાણી કેમ ગરમ કરે છો તું રાજાએ એને પૂછ્યું પેલી સ્ત્રી બોલી શું કરું મહારાજ ઠંડીના દિવસો છે અને આ મારા છોકરા માટે આ ચૂલ્લું ભર પાણી ગરમ કરું છું આ એક કઢાઈમાં થોડુંક પાણી ગરમ કરું છું ખાવાનું કાંઈ નથી એટલે છોકરાઓને પાવા માટે પાણી ગરમ કરું છું તે મહારાજ મને એક વાત કહો ને શું ભગવાન ક્યારેય અહીંના રાજાને નહીં પૂછે કે આ ગરીબોને આટલા બધા હેરાન કેમ કરે છે અમને ખાવાનું કેમ કઈ મળતું નથી રાજાએ તો આ સાંભળ્યું અને પોતાના નોકરની સાથે ઘરે ગયો અને એક આખી ગુણ ઉપાડી અનાજની અંદર હતા ઘઉં નોકરને કહ્યું અરે સાંભળ ભાઈ આ ઘઉંની ગુણ છે તે મારા ખભા ઉપર મૂકી દે આપણે એ ગરીબ લોકોને એ ગરીબ સ્ત્રીને અને એના બાળકોને આ ઘઉં દઈ આવીએ નોકર તો કે મહારાજ હું ઉઠાવી લઈશ તમે શું કામ ઉઠાવો છો મહારાજ થઈને તો મહારાજે શું કહ્યું ખબર છે મોહિતભાઈ મહારાજે કહ્યું રાજાએ કહ્યું અરે કાલે શું ઉઠીને તું મારું પાપ પણ ઉઠાવીશ મારું વજન મારા ભાગે આવેલો ભાર તો મારે જ ઉઠાડવો પડે તું શું કામ મારું વજન ઉપાડે તું શું કામ મારો ભાર ઉપાડે રાજાએ નોકરને આવું કહ્યું હો અને પછી તો આ રાજા આખી ગુણ લઈને પેલી ગરીબ સ્ત્રીને એના બાળકોને આપી આવ્યો ભાઈ તો ભાઈ આવો હતો આ રાજાનો ધર્મ તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો